પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમનાથ બે હજાર ચાલીસ ના ચૈત્રવતી આઠમ ને સોમવાર તારીખ ત્રેવીસ ચાર ચોર્યાસી નવ્યાનું અગિયારમું વચનામૃતમ શરૂ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો સિત્તોતેર ના માક્ષરવદે આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં પ્રાતઃકાળ ને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના અધિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે શ્રીમદ ભાગવત તથા ભગવદ ગીતા એ આદિકરે શતશાસ્ત્ર તે થકી અસત પુરુષ જે તે કેવી સમજણ નું ગ્રહણ કરે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર કરીએ છીએ જે અસત પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વ ને વિશે સ્થાવર જંગમ રૂપ એ રીતે સ્ત્રી પુરુષ ની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયા એ કરીને ઉપજી છે માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણ ની જ છે તે સારું જે મુમુક્ષુ કલ્યાણ ને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મનવશ કરવું તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી ઉત્તમ નિત્ય જે જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિઓનું મનને વિશે ધ્યાન કરવું તો એને સત્ય સમાધિ થાય અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો એવી રીતે સતશાસ્ત્ર માંથી અનુભવ નું ગ્રહણ કરવું તે અસત પુરુષ ની સમજણ છે આવી વાત અસત પુરુષ અસત માંથી અસત પુરુષ જે ગ્રહણ કરે છે એની શું ગ્રહણ કરે એટલે કે આ વૈરાગ નારાયણ થી જે આ જે આકૃતિઓ ભાવના મન બીજી ભાવના કરે તો એમાં બ્રહ્મની ભાવના કરે એમ ધ્યાન કરવું એ આકૃતિમાં ધ્યાન કરતો સમાધિ થાય અને એમાં જો મન બીજા ખાસ વિકલ્પ ખરાબ કરે તો એમાં બ્રહ્મની ભાવના કરે તો ઈ ઉચ્ચ આકૃતિઓ ઋષિભાઈ અત્યારે જોવામાં મળે છે એમ તો સૌ કે સમગ્ર વિશ્વ બ્રહ્મમય છે એમ તો બધા કે એમ બોલે એમ બધા બોલે અને એમાં ની ભાવના કરવી પણ હવે એ બ્રહ્મ ની ભાવના એમ થઈ જતી હશે તરત સવાલ ઉભો થાય એમ આપણે ધારીએ તરત થઈ જાય ના આ એક સંપ્રદાય છે વર્ષ પહેલા આ સંપ્રદાય હતો બધો આનું આ જતું દક્ષિણમાં વધારે ઉત્તરમાં હતું ફક્ત ગુજરાત કાઠિયાવાડ માં જરા ઓછું પછી આ અંગ્રેજ રાજ ને એટલે ભ્રષ્ટાચાર જરા ઓછો થવા પર થઈ ગયો કારણ કે એને આ નિયમિત બહુ કર્યો ખૂણે ખચકે હતા આ સંપ્રદાય ના માનનારા આ બધું બ્રહ્મ છે બરાબર એ ભાઈ હોય કે ભાઈ હોય એ બધું વિરાટ નારાયણ ના એમાં આપણે આને નબળું કેવું આને સારું કેવું એ કઈ કોઈ કઈ બંધ ન બેસે ઉચ્ચ નીચે એટલે ભેદની આકૃતિ થાય જ નહીં સાધુ બ્રહ્મ જ છે બરાબર ને તો પછી ભાવના લાવવી બ્રહ્મ નો જ આ ભાગ એમાં આપણે માયા નો ભાગ લાવાય નહીં અને ખરેખર હતું હું જયારે અભ્યાસ કરતો હોઉં ત્યારે અમારા આ પ્રસંગો ઘણા નીકળેલા અને દક્ષિણ વિભાગમાં તો જે હજી કઈક હતું અને બંગાળમાં હતું બૈજનાથ ઝાડખંડી મહાદેવ ને કહેવાય તરફ વધારે હતું હિંસામાં અને ભ્રષ્ટાચારમાં વધારે એમાં બ્રહ્મ ની ભાવના લાવવા એની ઉપર એમને પાછા મળતા આવે એમ પ્રમાણ ના શ્લોકો ખોલી કાઢે એ જે શ્લોકો છે અમૃત ના છે તો બીજા ભાવના પણ અર્થમાં બીજે ગોઠવી દે એમ કરીને એના મત ની પુષ્ટિ કરતા હોય પણ એ અત્યારે જોવા નથી મળતા એટલે આપણને મગજમાં ઘડીક માં એમ દેખાય અમને બંધ જે જોયેલા છે જોયેલા છે ને એટલે આ લોકો આમ કલ્પે છે એમાં ધર્મ ના સંપ્રદાયો વધારે હતા આ બીજા સંપ્રદાયો એ નીચે જ જાય કોઈ દી ઊંચે જાય નહીં કોઈ ભક્તિચંદ નાવડી વાંચો અને ત્યાં એ ઉપદેશ કોઈ માં બ્રહ્મ ની ભાવના લાવી ને જ વાત કરે આગળ તો દેવદાસીઓ ને આવી બધી ભાવ હતી અરે આ હિન અર્જુન ને થયું

અને રજવાડા પણ અનેક સ્ત્રીઓ રાખતા અને દારૂ અને મન એ રજવાડામાં બધે એમને નતું બધે અંગ્રેજ રાજ્ય આવ્યો કબજે કર્યું બધું થોડું થોડું થોડું થોડું એટલે આ કઈ ચોખ્ખું નહીં પડે પાછા આપડે હોશિયાર થવા મીંડા છીએ હવે રાજા આવ્યા પછી હોશિયાર કોઈ શાસ્ત્ર મર્યાદા તો નહીં અસત પુરુષ તેની સમજણ નું ગ્રહણ કરે છે શાસ્ત્રો એ ભાગવત ગીતા રામાયણ એના એ પણ એમાંથી મળતા શબ્દો આવ્યા જરાક ભાષા આવ્યો તો પકડી લઈએ

એ છે જ નહીં કોઈ એટલે એ ગીતા અર્થ એમાં ગોઠવી અને આજે કોણ ગીતા નથી વાંચતું બધા સાધુ સંન્યાસીઓ વિદવાનો પ્રમાણ ઘણા આપે પણ એને મળતા શબ્દો ખોળે મળતા પછી પછી શ્રીજી મહારાજ જે બોલ્યા છે એનો ઉત્તર કરીએ છીએ જે ખરેખર મારી ઉંમર માં મેં આ અસત પુરુષો ની સમજણો એ મારી ઉંમર માં જોયેલી વિદવાનો ખરું એટલે આપણને બરાબર દેખાય પણ એની હું બઉ વિવેચન કરી શકતો નથી કારણ મારો આશ્રમ વિરોધ હે અને એનું મારે વિવેચન એ બરાબર બધા નજરે જોયા બોલો ખબર ન હોય એને નથી બરાબર એ લખેલું વાંચે લખેલું વાંચ્યા પછી ફીટ બેહવું જોઈએ આ વિશ્વ ને રીતે સાવાના જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષ ની સગળી આકૃતિઓ તે રીતે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે તકે માયા એ કરીને ઉપજી છે માટે એ સગળી આકૃતિઓ તે નારાયણ ની જ છે માયા એ કરીને ઉપજી એમાં ભેગું છે બધી ભગવાન ની જ આકૃતિઓ છે પણ માયા એ કરીને આકૃતિ ભગવાન ની જ છે માયા એ કરીને થઈ માયા એ કરી થઈ હવે એમાં દોષ કેમ કલપવો બધા સરખા પોતાનું બધું જ્ઞાન હા બોલો તે મન સ્ત્રીઓ તથા પુરુષ રૂપ ઉત્તમ નીચે જે જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિ નું મનને વિશે ધ્યાન કરવું ધ્યાન કરવું તો એને સદ્ય સમાધિ થાય સદ્ય સમાધિ તરફ સમાધિ થઈ જાય ધ્યાન કરે તમે તો જતો આપણ મારી હયાતીમાં હો એને દીક્ષાઓ આપતા પાછા શિષ્યો થાય ને હા અને ગુરુ હતી બાઈ ચારણ હતી ચારણ અને લાડુભાઈ એનું નામ અને એટલા ગામડાઓમાં ગુરુ એ બધાને દીક્ષા આપે દીક્ષા ની રૂચિ કોઈ દેખી હોય ને સાંભળી ન હોય આવો મોટો પાઠ અથવા તો એવા બંગલ બાંધી નામ બરાબર કરે મર્યાદા હવે પાંચ દસ પચીસ જેટલા હોય ને એના પાટો રાખ્યો પાટો ઉપર નવારી ને નગ્ન ભાવ થી બેહારવા કાન કપડું નહીં બાય ને ભાઈ અને હરખા બેહાર એક બાય ને ભાઈ એક બાય ને ભાઈ એમ હરખા બેહાર અહીંયા દરવાજો બંધ હોય એક જરાક પડદા જેવું રાખે બધા પાછળ ત્યાં એક બેઠો હોય અને જે દીક્ષા લેનારા છે એને વારા ફરતી પૂજા કરવી જોઈએ આખી રાત્રિ એની પૂજા હલે પાછી એક ઉભો થાય બધા ની પૂજા એટલે ચાંદલો નહીં ચાંદલા કરવા પડે ભાઈ ને ભાઈ ને કહી એ બધી પૂજા ચાલતી હોય પછી બીજો પૂજા કરે પછી ત્રીજો પૂજા કરે અહીંયા જાંગ ને પખાય હો હો ભાઈ ભાગમાં હો પછી છેવટમાં એનો અવાજ છે બહારથી કોઈ પૂછે અહીંથી કહેશે કે આ ભાઈ ની પૂજા થઈ ગઈ તો તર્યો કે અવાજ કાઢે અહીંથી કઈક તર્યો તો સાબાશ છે ધબધબાટી માંથી રામ ને પખડ્યો તરી ગયો મારી હરિયાતી વાત છે અને પછી કાનજી પટેલ તે એક મોટા હતા એ સત્સંગી નહોતા પણ પછી સત્સંગી થયા અને ભોયાભાઈ ના જે આવે કાદા હતા ગગજી બાપા એને વિચાર્યું કે મારે હવે આ તો ભૂલું જ પછી એને પોલીસ નો થાણું ગઢડા એ ચિઠ્ઠી લઈને મોકલ્યો કે રાત્રિએ તમે નવ દસ વાગે આવજો પોતાને પાછા પોલીસ ને બધા ઘોડે સ્વારો એને બોલાવ્યા ગામમાં રહેવું એટલે અમે ન કહી શકીએ તો ક્યાં તો ભાઈ તમે જાઓ તમે નજરે દેખો એટલે ફોજદારો નું કામ છે ને એ આવ્યા તો કઈ ન જવાય તો ભૂખ્યા ભાઈ અરે સાલા કોણ છે તો ગરદન જ ને રાજાશાહી રાજાશાહી પડી ગઈ ચાલા સવારે કોઈ પણ આ ગામ માં જોડ્યા ને તો જેલમાં પૂરી દો બસ એ બધું બંધ ખુબ પૈસા વાળા માણસો ત્યાં જાય એમાં નું કામ નહીં છે એ દ્રષ્ટિ પડે અને જગત માં બધા ભાગના માણસો પડ્યા જ છે અને તે આકૃતિ વિશે જો મન દોષ ને કલ્પે તો તેમાં બ્રહ્મ ની ભાવના લાવવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને બ્રહ્મ છે નથી જુઓ બ્રહ્મ ભાવના લાવવી છે ખોટું બોલ્યા બ્રહ્મ તમે જાણો પણ ખોટું બોલો બ્રહ્મ ની ભાવના લાવવી છે હું આપણે બધા બેઠા તમે હું કોણ બોલો ભક્તિજન ને હું કઈ લે લે બધા એક પગ કમાઈ લે અક્ષર દેખાય છે ને એમાં સમગ્ર જગત તે બ્રહ્મ છે અર્થો છે આખો છે એનો ઉચ્ચાર આવવો જોઈએ ને એમાં વિચાર કરીને તે સંકલ્પ ને ખોટો કરવો એવી રીતે જે સતશાસ્ત્ર માંથી અનુભવ નું ગ્રહણ કરવું તે અસત પુરુષ ની સમજણ છે અને એમ સમજવું છે એના મનનો અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે અને દેખાડે બ્રહ્મ ભાવ અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે જન્મ ત્યારે વળી શ્રીજી મહારાજ ને શુકમુનિ એ પ્રશ્ન કર્યો છે એ સતશાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણ નું ગ્રહણ કરે છે તે કહો પ્રશ્ન નો ઉત્તર કયો છે જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષ ને ઈચ્છતો હોય તેને કરવું નહીં કરવું શું તમે સાંભળવા આવ્યા છો ને સારું બહુ એવું દેખાય છે તેવું જ કીધું એનો વાંક એના કોઈ અભ્યાસ ન હોય એનો કઈ વાંક પાછળ કરવું પડે બેઠા તમારો વાંક નથી તમને પૂછવું શું ધ્યાન કેનું થાય એ તો બોલ્યા ભગવાન પછી હું એટલે કારણ સાંભળ્યું એટલે યાદ આવી સાંભળ્યો કઈ અર્થ નથી થાય કોક કહેશે એ પેલો લોટો લાવો જોતો જાણતો નથી આપણી દશા આવી શકે આપણે ખરી રીતે ખેદ કરવો જોઈએ આવડાને ન કહેવાય આપણે પણ આપણે તો ખેદ કરો કેટલાક લગ્ન દવરો તો થઈ ગયા છે મારી વાતો ઘણી વખત સાંભળી છે યાદ થોડા રાખો યાદ તો હરે થાય તો રાખવાનું બરાબર એમાં ભૂલવું જો કોઈ આ જરા મારા થાય ને મગજમાં એ થાય હે હર વખત ઘણી વખત લે વાતો કરી સારી વાતો કરી આમાં સત્પુરુષ કેવી સમજણ નું ગ્રહણ કરે એ વાત આવી હવે એની ઉપર હું વાત કરું અને મારા ન પકડે દુઃખ થાય ને મારી પાસે અમે નથી અમે તો આ બે સંસાર થઈ ગયું ભાઈ તમે પકડો પણ અમારા આ લોકો નો આ તો જગત થી ન્યારા છે ને રીત જગત થી ન્યારી ધ્યાન ની વાત આવી કેનું ધ્યાન કરવું આ શિવ બ્રહ્માદિક નો કઈ નિષેધ કરેલ નિંદા નથી કરતા જગત માં શિવ બ્રહ્મા નું ધ્યાન કરે છે પણ જો મોક્ષ ની ઈચ્છા હોય તો એનું ધ્યાન ન થાય શું ધ્યાન એટલે શું તદરૂપ થવું તદરૂપ થવું એનું નામ ધ્યાન આ તમે અહીંયા બેઠા થોડાક તમે તદરૂપ થયા સાધુ થવું સાધુ થવું સાધુ થવું કઈ સાધુ થયા ભાઈ પણ જરાક અમારું ગામ અમારા મા બાપ અમારો ધંધો એ જો પેલું યાદ હોત ને તો સાધુ નો થતો તો ઘડી ઘા પાડે પણ પાછો ઓઈલો કહે છે ગાલની ઘેરે હમણાં પણ આવી કારણ કે નિશ્ચય નથી નિશ્ચય નો થાય શા માટે હોવું જોઈએ જન્મ મરણ છૂટવા માટે અને ભગવાન પામવા માટે નકરા જન્મ મરણ છૂટે એટલું એ ધ્યાન નું કર્તવ્ય નથી જન્મ મરણ છોડવા પછી પાછું વળગવું કે ને એક વસ્તુ હાથમાંથી આ છોડી દીધી મારા પછી કઈક લેવું તો જોઈએ ને જો લે નહી તો હાથ નવરો કહેવાય પકડ્યો તો નહીં કઈ એ ધ્યાન એટલે એવું ધ્યાન કરવું ને તો ઓઈલું છૂટી જાય ને લેવા જવું આવી જાય બસ એક જ શબ્દમાં બે આવી જવા જોઈએ છોડવા જવું છૂટી જાય અને લેવા દેવું આવી જાય તો એનું નામ ધ્યાન ઉપનિષદો માં ચોખ્ખું લખ્યું શિષ્ય ગુરુ ને પૂછ્યું કે હે મહારાજ આ ધ્યાન શું ધ્યાન નો અર્થ કર્યો તો પછી કેનું કરવું ધ્યાન કરવું કેનું કેમ કે ધ્યેય ધ્યેય કોણ એનો પ્રશ્ન કર્યો ભાવના તો એ રહીતમ ધ્યેય ત્રણ ભાવના માયલી એકેય ભાવના એનામાં ન હોય તો એનું ધ્યાન કહેવાય જો ત્રણ માયલી કઈ પણ ભાવના છે તો ધ્યાન કરવા યોગ્ય નથી સમજાનું ભાવ ત્રણ ભાવ રહીત ભાવમાં ન ભાવના ત્રણ ભાવના પ્રેમ ભાવના છૂટી જાય પ્રેમ ભાવના જ્યાં નથી એનું ધ્યાન કરવું જ્યાં પ્રેમ માયલી પણ એક ભાવના છે તો એનું ધ્યાન સાધુ ન થાય તો ઓલામાંથી છૂટાય નહીં ઓલાની એને જોડાવાતું નથી ભાવના ત્રય રહિતમ ધ્યેય એ ધ્યાન કરવા એવું છે ઉપનિષદ ભાવના પ્રેમ કોણ કર્મ ભાવ કર્મ ત્રણ ભાવના માનવી માત્ર ત્રણ ભાવનામાં જીવે ત્રણ માંથી એક આદિ બે ત્રણ પણ ભાવના રાખીને બેઠા એ ત્રણ ભાવના છૂટે ત્યારે ધ્યાન કરવાનું પાત્ર થાય ધ્યાન કરવાનું એટલે પોતે નહીં હા આનું જેનું ધ્યાન કરવું એમાં ત્રણ માયલું એકય ન હોવું જોઈએ ત્રણ માઇલ નું એક ન હોય એનું ધ્યાન કરું બ્રહ્મ ભાવ પેલી કર્મ ભાવના પછી બ્રહ્મ ભાવના અને પછી કર્મ ભાવના માં તો જગત આખું બેઠું શું જો તમે ઇન્દ્રિયો અને અંતઃકરણ અને હું ગમે એટલી વાતો કરું તો જો આમાં નોખા નોખા ઘાટ સંકલન કરતા બંધાય આમ એક રીતે બેઠા હોય છૂટે કર્મ ભાવના કર્મ કર્યા કરે સારા કે નબળા પણ કર્યા જ કરે કોણ જીવ પ્રાણી માત્ર કર્મ ભાવના માં આ પશુઓ છે એ કર્મ ભાવના સવાર માં ઉઠે કરવા જાય કે ન જાય ત્યાં આઘા આઘા જોઈએ બિચારું આખો દાડો મૂળું પ્રાણી છે પણ કર્મ ભાવનામાં પડ્યું આપણે મનુષ્ય માત્ર જન્મ જ્યાંથી કર્મ ભાવનામાં છે જો અમે તો કોઈ ખબર નહીં એક દિવસ મને આની વાત કરું જ્ઞાન થયું તો પાછલી ઉંમર હતું મને જ્ઞાન નતું છોકરું જન્મે એને ખાવાની ખબર ના હોય કારણ ગર્ભમાં ક્યાં ખાવાનું પછી ગૌતમજી એને કહે નું પાન લઈને ઓઠે અડાડે ઓઠે અડાડે ગળે જેવું લાગે એટલે એનું જીભ લાંબી કરે એટલે અડી જાય અડી જાય લાગે સારું એટલે ખબર જીભ જાય

કર્મ ભાવ પછી મોટો થાય તો જોવું છે જોવું છે જોવું સાંભળવું છે સાંભળવું ખાવું આ દરેક ઇન્દ્રિય ની ક્રિયા હોય એમાં ઓલી ભૂલી ગયો જે કરવાનું હતું કરવાનું હતું ભૂલી ગયો અને આ રસ આ યાદ નતું પેલા ગર્ભમાં ખાવાનું નથી ને એટલે ખબર નથી જન્મ તો ખબર આ વાસણા ને જન્મ આવ્યો એટલે ઘણી લઈને આપે મોઢામાં અને પછી નો મૂકે આ જીવ પ્રાણી માત્ર કર્મ ભાવના અને કોણ કર્મ ભાવનામાં કોણ કોણ અહીંથી અરુણને ઇન્દ્રાદિક દેવતા સુધી બધા કર્મ ઇન્દ્રાદિક દેવતાઓ એ અને આ મનુષ્યો બધા કર્મ ભાવના પશુઓ પશુઓને કર્મ નું ફળ નથી આવડાના કર્મ નું ફળ લાગે દેવને અને મનુષ્યને દૈત્યો હોય કે જે કહેવાતા બધા લાગે એટલે કર્મ ભાવના કર્મ ભાવના થી જે જીવતો હોય કર્મ થી જીવતો હોય પછી આ તમે આમાં કોક શબ્દ આવે ને મહાપુરુષ નો મહિમાનો એને પકડી ગયા એને જમાડે ભગવાનજી ના એને જમાડે આમ જોમ એને દેખે ભગવાન દેખાણા કીર્તન માં આવે તો પણ એ ક્યાં ભાવના કીર્તનો છે એ અનેક જોડી દીધી અમારા પૂજામાં અમારી પૂજામાં જોડાઈ ગઈ તમને હો માલી પણ આ કર્મ ભાવના વાળાનું ધ્યાન થાય બીજી બ્રહ્મ ભાવના બ્રહ્મ ભાવના છે ને બોલો ભગતો એ જે પુરુષોત્તમ નારાયણ ની હજુર મારે નારાયણ મહિમા ન સ્વતંત્ર યત્ર પૂર્વે સાધ્યા સંધિ મુક્તો છે મહિમાન સ્કંદ યત્ર પૂર્વે સાધ્યા સમધી મુક્તો છે પણ એનું જીવન બ્રહ્મ ભાવનામાં એટલે ભગવાનને જોઈને જીવે છે એ કોકની ભાવનાથી જીવન જીવે છે માટે એનું ધ્યાન નો જન્મ મરણ થી છૂટવા માગનારે અને ભગવાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા વાળા વાળાએ એનું ધ્યાન ન કારણ કે કોક ને આધારે જીવે હવે એને આધારે તમે ક્યાં ગયા કર્મ ભાવના બ્રહ્મ ભાવના જોવો શિક્ષાપત્રી માં એક નાનકડો શબ્દ આવાની કેવા બ્રહ્મવેતાનું પણ ધ્યાન ન કરવું બ્રહ્મવેતાનું પણ ધ્યાન ન થાય હવે એ આપડે કરાવવા માંડ્યા તો મહાપુરુષ છે ના તો આવા એ આ સમાજ તો અજ્ઞાત એ હજુ ઉપડ્યો કરશો એમનો કોઈ એમનો ડંકો વાગે ને એટલે આમાં મંડે પગને કેવું ન પડે તું હલ ગયો હા જાન ને પખાડ વાગતા હોય ને શરીરે આમ આમ ક્યાં કરે તે શરીરને હલાવવાની કેવું પડતું છે આ જગત આખું હલ્યા જ કરે છે એમને તો જેમને દાંડી કરીને એમનું હલવા માંડે લ્યો એટલે કર્મ ભાવના બ્રહ્મ ભાવના અક્ષર પણ પુરુષોત્તમ ને આધારે જીવે કોઈનું ધ્યાન ન અને ઉભય ભાવના શું ઉભય ઉભય ભાવના એટલે બે ભાવના કર્મ ભાવના છે અને બ્રહ્મ ભાવના એ પણ બ્રહ્મ ને બ્રહ્મા ને શિવાદિક દેવતાઓ ઈશ્વરો દેવતા નથી દેવતા તો ઇન્દ્રાદિક ઈશ્વરો પણ એ બે ભાવના વાળા છે સૃષ્ટિ સમયે કર્મ ભાવના જયારે આ પ્રલય થાય ત્યારે બીજા જીવ લખતો રાશિ માં જાય એ માને રાશિ માં જવાનું હોય જ નહીં બ્રહ્મા શિવાદિત એ બ્રહ્મ ભાવના એટલે ભગવાન ને સુખ સુખ્યા થતી રહી એટલે એ બ્રહ્મ ભાવના અને કર્મ ભાવના બે એને એ ઉભય ભાવના કર્મ ભાવના ભાવના એલા સાધુ કર્મ ભાવના ત્યાં સુધી કર્મ ભાવના ઇન્દ્રાદી દેવતા સુધી કર્મ ભાવના ઉપર અને બ્રહ્મ ભાવના મુક્તા ના મુક્તો જે છે હજુર ના અક્ષરાદી એને બ્રહ્મ ભાવના એને કર્મ ભાવના છે જ ભગવાન તરફ જ એકાગ્ર વૃત્તિ અને આ ઈશ્વરો હા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વરો એને ઉભય ભાવ કારણ કે એને જગત ને સંભાળવું છે અને પાછા ભગવાન ને છોડવા નથી એટલે ઉભય ભાવના દ્રષ્ટિ સમયે કર્મ ભાવના પ્રલય સમયે બ્રહ્મ ભાવના એટલે એ ઉભય ભાવના એ કર્મ ભાવના બ્રહ્મ ભાવના ઉભય ભાવના ભાવના ત્રય રહિતમ ત્રણેય ભાવના જેનામાં ન હોય એનું ધ્યાન કરવું એવો તો એક ઈશ્વર છે કોઈ નથી મૂળ જે ભગવાન નારાયણ એ કોઈને આધારે નથી ને આવડા આ કર્મ ને આધારે ઓલા મુક્તો છે બ્રહ્મ ને આધારે અને આવું બે ભાવના વાળા છે અને કર્મ નો આધાર અને બ્રહ્મ નો આધાર જો અને ઈશ્વર ને કેનો આધાર એ સ્વયં સ્વતંત્ર છે એ કોઈને આધારે જીવન જીવતા નથી એટલે ભાવના ત્રય રહિતમ ઉપાસ્ય સ્વરૂપ એ ઉપાસના નું સ્વરૂપ તમે કેવા છો કર્મ ભાવના બ્રહ્મ ભાવના રાખો કે ભ્રમ ભાવના મારી ને કે બ્રહ્મા છે કે ચૌદ માં વાંચ્યું ને કાલે એમાં શ્રી કૃષ્ણ ભગવાન માં અમારા કોટી ગણું હેઠ છે મહારાજ એમ લખ્યું એમાં એમાં અવતાર અવતારી પણ નથી એ સ્વતંત્ર છે ને એમ તો <laughs> ઘરની ગોખણ છે ને તો શાસ્ત્રી પણ આ બધા સમજે નહીં એટલે એમને કેવું તો પડે હો કોઈ માન સમજે કઈ નહીં તો સમજે જ નહીં ને કારણ કે ગજું નથી મગજ કેળવો નથી કેળવે તો બધા સમજે પણ એવી કેળવણી કાયમ ક્યાં મળે એટલે એને એ પ્રમાણે દેવાય જો આ ગામડે મારા પેલા સાધુઓ ફરતા ને હોય જોવાય નો ન જવાય અને આ કોક દાન લેવા આવે તો ઓળખવો જોઈએ એ હારે ઠેકાણે વાપરે ઠેકાણે નબળે ઠેકાણે ખંડન કરતા ખરું ધીરે ધીરે એવું ટાળ્યું અને આવડા ઠેકાણા લ્યો જો મારા પારાયણ ઉપડી છે ને મારી આંખમાં નહીં હો તો તમને હયા કરું એટલું પેલા બ્રાહ્મણ ના છોકરા કાંક થોડુંક બિચારા રહી ખાતા લઈ ગયા બધા થોડુંક રળી ખાતા હતા ને ભલે એ ભૂલ્યા હતા કારણ કે સાચા બ્રાહ્મણ તરીકે જીવન જીવે નહીં અને આવડા મકલાઈ જાણે અમે હવે થઈ ગયા હવે તમે જે કઈ વાળી ના બોલાવો મારી આંખમાં નહીં લે તમને હું કહું આ પોતે પોતાના સ્થાનમાં રહી શોભે સ્થાને સ્થિતા કે ન ભવંતી સુરા સ્થાન છોડાય ને મારે તમે તમારા સ્થાન થી એમ કે જાઓ તો એ સ્થાન ભ્રષ્ટ થયા પોતે જે ધર્મ સ્થાન જે હોય છે પણ એ સ્થાન નો અર્થ જ છે સ્થાન ન છોડાય તમે ગ્રસ્ત છો ગ્રસ્ત ધર્મ ને તમારે છોડાય આ ત્યાગ માં આવ્યા તો એના ધર્મ ને છોડાની તો સ્થાન માં છે સ્થાન ભ્રષ્ટ નથી બોલ્યા સ્થાન ભ્રષ્ટ કહેવાય એટલે હજી જ્ઞાન તંતુ કેળવાયા નથી અને મારા ઉપાસના નો નિર્ણય કરવા બે શ્રી કૃષ્ણ આમ કયા ઓલા ને આમ કયા ભાઈ તારું ગજું નથી ખરો હજી તો બીજી ત્રીજી ચોપડી ભણે ત્યાં તો એમએ ક્લાસ ના વાત કરવા માટે જાય હા એમાં ઊંધું વેતરાઈ જાય બધું પછી સાંભળનારો કહે છે આવડા મારા નિંદા કરે તો આવડો આ કેનારો એની ભાષા કેળવી નથી અને કેવી કેળવેલી ભાષામાં કહે તો આ સમજે એટલે એને જાડું જાડું કેવું પડે એમાં ખંડન કેવું તે ઈરાદો ખંડન નો ન હોવો આમાં પોઈન્ટ આવ્યો એને શિવભ્રમાદિક નું ધ્યાન ન કરું બીજા તો આલોક ની સ્થિતિ સંપત્તિ જોતી હોય તો દેવતાઓ ને ઈશ્વરો આપે છે એના કયા પ્રમાણે માપ પ્રમાણે આપે ભગવાન જ માને છે પાંચ ગામ નું રાજ હોય ત્યાં જઈને કરોડ રૂપિયા માગો તમને રાજા પૂરી દીધું એમ બ્રહ્મા વિષ્ણુ મહેલ એક એક બ્રહ્માંડ ના છે પટેલિયાઓ હવે અનંત કોટી બ્રહ્માંડો એનો પતિ જે આપતો હોય એટલું એ આપી શકે આને વિજ્ઞાન જગત માં તો આ બધા જગત માં તો બધું હરકું આ તમે અહીંથી હાલો છો ભાવનગર ના રોડ ઉપર એમાં માથે અગ્નિ લઈને આવે બાય ભરતી સગડી લાવતા અને છોકરાને પગે લગાવે આંખું દુખતી હોય છે એટલું કરે એ કેટલું કામ અને એ એને કેવા પ્રભુ માન્યા છે તો અહીંયા આવે ને ભાઈ હવે એને તમે આ જીના ને એની આગળ વાત એ થતી હોય જે કરે એ બરાબર જો ગીતામાં શબ્દ આવે ન બુદ્ધિ ભેદમ જ્યાં પહોંચ્યા છે એને ઉખેરવાની ત્યારે આને છોડી દેશે ને ઓલિયામાં તો છે બુદ્ધિ નો ભેદ ન થયો બુદ્ધિ ભેદ બહુમતી તો એની જ જ્ઞાની ની બહુમતી હોય એ હોય નહીં કોઈ ધ્યાન નો તો ઘણી વખત મેં કહ્યું દેવડા કાન માંડીને સાંભળે ખરા કે સ્વામિનારાયણ કારણ કે કઈ ભૂખ તો જાય નહીં એમાં એટલે કાન ન આવે છે અખંડ સંત સમાગમ કીજે નિષદે નિષદે આપણે નિષ્ઠિંગ કરીએ હવે એ શ્રદ્ધા જ ક્યાં અહીંયા થી પાંચ કલાક વધારે થાય તો ભાલો હજાર સાધન સગવડ છે તોય ઉઠવાનું ભાવ થાય એ ડિસિપ્લિન કરે કે સુખદેવ કથા ખબર પડે ભૂખ તરસ અરે મારા તમારા મોઢાનું અમૃતપાન કરું છું ને ભૂખ તરસ તો યાદે આવતા નથી તે આ બધા મને વખાણો પણ આમાં ભૂખ તરફ કઈ થોડી વહી જાય ના છોકરા વહી જાય અહીંથી ઉઠી ભૂલો પડી જાય સત્પુરુષ નો અવગુણ લેવામાં આવે ને આપણે પણ એ આમ જોઉં છું કોઈ સમજતા જ નથી અને સમજે નહીં એનું કારણ સમજાવનાર ગયા એ બિચારા કોઈ નોમાં વાંક નથી હો આવું ગુણ ન લેવો એનું કારણ શું કારણ કે ગમે એવો સત્પુરુષ હશે એ સારી એટલે મનુષ્યને સજાતી એની ક્રિયા હશે મનુષ્યને સજાતી પણ એ ક્રિયામાં એ આસક્ત છે કે ઉપર ચડવું છે હવે એવું માપવાનું આવડાનું બધું ક્યાંથી હોય મારી પાસે અને પછી બીજાને દોષિત એમાં આને દોષિત ગણે એટલે એમ પાપ લાગે કાંઈ એને કોઈ ક્રિયા મનુષ્યને સજાતી કરી નહીં તો ક્યાં અવગુણ આવવાનું પ્રસંગ જ છે પણ મનુષ્યને સજાતી ક્રિયા થઈ પણ એ ક્રિયામાં ઊંડાણથી જોવું જોઈએ આ ક્રિયા આસક્તિની છે કે સ્વાભાવિક એવું જોવાનું આમાં કેને ગજું છે એ બુદ્ધિ કેળવી થઈ કે આટલો આવડાય ને અવગુણ નું પાપ લાગે અવગુણ નું પાપ લાગે શંકર ને પાર્વતી પાર્વતીજી ખોળામાં બેઠા હતા ચિત્ર કેતુ નીકળ્યો એને કરોડ સ્ત્રીઓ નો ત્યાગ કર્યો એટલે ત્યાગ નું માલિબા અને માલિબા ભારે ખુમારી હતી મહાદેવ હમ જોવાઈ ગયો ને કે બાપુ અહીંયા આવ્યો ચિત્ર જેતુ ના મનમાં થયું તો કરોડો એ કાઢી છે એ માટે હરસ પણ ભાઈ તું ખોળામાં બેહારે એમ એવડો નહોતો બેહારતો તમે એવું એને ક્યાંથી જ્ઞાન હોય મહાદેવ નો જરા અવગુણ આવ્યો અને રસ થઈ ગયો આપણે એક દારૂ કહીએ અવગુણ લેવો ને ગુણ લેવો એટલે કામ થઈ ગયો આપણે બધા છોડવા બોલો છે ને આપણે આમાં નહીં જોવાનું થોડો હાથ હાથ જોડે કલ્યાણ થાય આમ <coughs> હાથ જોડે કલ્યાણ થાય વસ્તુ ને પેલી ઓળખવી એની ક્રિયા ઉપર ચડી છે ખબર જ નથી મહાદેવ ને ચિત્તજેલું એ હરખા થાય કોઈ ભલે તો ન બધો કરો ને તો કરોડ મૂકી કે આ તો એક મૂકી એમ તો નથી હા એમાં ભૂંડું થયું સત્પુરુષ કેવી સમજણ નું ગ્રહણ કરે જો અર્થક પુરુષ હતો ચિત્ર એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષ ને ઈચ્છતો હોય તેને કરવું નહીં મોક્ષ ને એટલે જન્મ મરણ ના ભાવ થી છૂટવા નહીં ઈચ્છતો હોય એને તમારે આલોક ની કોઈ સંપત્તિ જોતી હોય તો એ આપનારા છે એમાં વાંધો નથી પણ આત્માને જન્મ મરણે રહીત કરવો હોય તો એ સત્તા તો એકની જેની છે એનું ધ્યાન કરો નથી હજુરની વિના કોઈ કામ પતતું ન હોય પછી કની ગુલામી નીકળે માણસ ને કરવી હોય અને મનુષ્યની વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણ ની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું છે સીતાજી માટે રઘુનાથજી રડ્યા નથી રામાયણ કૃષ્ણ કોક ની ઘરમાંથી આ મનુષ્યની વિચાર કરવો કે મનુષ્ય રૂપ એવા ભગવાન ના અવતારો એ ધ્યાન કરવા જોઈએ પાછું શું સમજવા જેવું કર્મ ભાવના વાળા હતા કે નહોતા તો એનું ધ્યાન કરવું બોલો આ નવી છે માથે બંધ નથી બેઠું તમને હું બોલું છું એટલું હા પાડો છો બંધ નથી બેઠું શિવ બ્રહ્માદિક નું ધ્યાન ન કરાય અને મનુષ્ય રૂપ નું થાય ક્યાંથી સમજવું જોઈએ ને વાલી પાસે ભાઈ હવે જ્યાં આનંદ મામ બુઢા માનુષ એમ તનું આ છે આ જગત ભૂલવું પડે છે મારામાં કારણ કે મેં આવું શરીર લીધું પરમ ભાવ મજાનંદ એ ક્યાંથી બિચારા ઓળખી શકે મનુ સ્વરૂપ ભગવાનની મૂર્તિ એ કર્મ ભાવના વાળી શ્રી કૃષ્ણ કેટલા બધા હવે પરણવાની વાત આવે તેનો સંસાર જ છે એનું ધ્યાન કરે તો બ્રહ્મરૂપ થઈ જાય જન્મ મરણથી મુકાય અને શિવ બ્રહ્માદિક નું ધ્યાન કરો તો ન મુકાય આટલી વાળી વાત છે જરા ખમણ જોઈએ મનુષ્ય રૂપ મૂર્તિ અને ભૂલ નું બાણ લાગે તો મરી જાય અને બીજે કેમ કેવા આ બધી આંટી વાળી વાત છે આપડે ભગત કહેવાનું છે અને સમજવું નથી અટપટી વાત છે અટપટી એટલે ઊંડામાં ઊંડી ઊંડામાં ઊંડી અટપટી પણ એનું ધ્યાન થાય બસ અને તમે જન્મ મરણ લઈ અને આવડા છે શિવ બ્રહ્માદિત જન્મ મરણ રહિત ન થવાય અને પુરુષોત્તમ મળે નહીં શું હજી સમજ્યા નથી મારી વાતમાં બે વાતમાં હું સમજ્યા આયા આ કરો જન્મ મરણ રહિત થાય નહીં અને ભગવાન ને પામે આ બે વાત છે જન્મ મરણ રહીત ન થાય સંસાર ચક્ર તો મોક્ષ અને ભગવત પ્રાપ્તિ બીજી વસ્તુ છે બરાબર જન્મ રહીત એક જુદી વાત છે અને મોક્ષ બે બીજી બે હારે હોય જો મોક્ષ પ્રાપ્તિ હોય એટલે આવડાનું સંબંધ આપેલી હોય એમાં એક આદમી હોય તો ન હાલે જન્મ મરણ રહિત થવાય કોઈ સાધને કરી જન્મ મરણે રહી છે ભગવત પ્રાપ્તિ જન્મ મરણે રહી ગયો એટલે ભગવાન મળી ગયા એમ ન માનવું મોક્ષ ગયો મોક્ષ મોક્ષ એટલે મુકાવું ક્યાંથી મુકાણો જન્મ મરણ એટલે સંસાર ચક્ર પણ પ્રાપ્તિ નથી થઈ એવા આખા મતો છે જગત છોડાવવાની વાત કરે એમાં મૂળ શંકરાચાર્ય એને નિર્વિકલ્પ સ્થિતિમાં રહેલી વાત કરી ઓલાનું ખંડન કર્યા વિના પેલા અહીંથી મુકાવવા દેખ્યો છોકરો રમત માં રાત્રિ થી રહેતો હોય તો રમત પેલી મુકાવતી પછી એને ભણવામાં જોડો કે ધંધામાં જોડો પણ રમત તો મુકાવો પેલી શંકરાચાર્યજી નો ઈરાદો રમત છોડાવવાનો રમત છોડાવવાનું એટલે રમતમાં જે જે દુર્ગુણો છે એને ખોટ કરી અને છોડાવ્યા પછી એને મર્મમાં બધું કહ્યું ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ પણ મૃત્યુ પ્રધાના છોડાવવાનું સમાજ અજ્ઞાત એટલે બીજો એને એને કહ્યું કે ભજ ગોવિંદ છતાં એના અનુયાયીઓ બસ ધ્યાન કરો ને બધું પૂજા ન કરો તો હાલે બધું દુકાવાની વાત કરે શંકરાચાર્ય નો ઈરાદો આ બાળક તોફાને કર્યા હતા એનું તોફાન રોકાવવું હતું એને પાછું એને મરણ કરતા જાય કે અહીં ચોંટો એમ પાછળથી લોકો એ ચોંટવાનું બહુ રાખ્યું કારણ કે વરસવું ન પડે ને એટલે બહુ પાધરું અવિનય અવનય વિષ્ણુ સમય મન સમય વિષય મૃગદ્રશ્યામ બોલો બધે કોઈ નહીં બોલે એમ ને હર મારી નબળાઈ દેખાડો તમે હો તમારી નહીં તમે ભેગા થઈ અને મારી નબળાઈ દેખાડો શું ત્યાં સ્વામી ને ભેળા રહી છે મળે કઈ આવડતું નથી એટલે હું નબળો જો ને હું તો બોલ્યા કરું છું તમારે કરવું એમ કરજો એ આ વાતો એવી મજાની છે કોઈનો દ્રોહ થાય નહીં વાત હાથી રે અને સિદ્ધાંત માં વયું હોય નાનું પણ બહુ અને મનુષ્ય ને વિશે બધા દેવતા ને વિશે પુરુષોત્તમ નારાયણ ની રામકૃષ્ણ આદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું અને તેને વિશે પણ જે ડાયા છે તે જે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણ આદિક ભગવાનની મનુષ્ય રૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનક ને વિશે વૈકુંઠ ગોલોક શ્વેતદીપ બ્રહ્મપુર એ લોક ની ભાવના કરે છે જ્યાં આ મૂર્તિ છે એ ધામ જ છે એ જો ભાવના કરે તો હાથી ભાવના થાય એ તો ભાવના કરે આગળથી અનુસંધાન રાખીને વાત કરી શિવ બ્રહ્માદિક નું ધ્યાન ન કરવું અને આનું કરવું અનુસંધાન રાખવું છે પણ એ ક્યારે થાય સરસ્વતી આપડે વળી ગયેલો કે ભલાનું કહે છે એનું બધા એટલે ધ્યાન થઈ ગયું એ તો બેલ વંટેવું પડી આવશે સંકલ્પ છૂટ્યા પછી બોલ્યા કરો જો રોજ જમવા જાણે આખો થાળ બોલી જાવ ને રોટલો ધીર છે તમે જમી લીધું ને આખો થાળ અનુકોટ નો થાળ બોલી ગયો બસ તમારે વાંધો નો ભૂખ નો લાગે ગંગા જમના કાવેરી સરસ્વતી ગોદાવરી એ ભાવ બદલી જવો જોઈએ પછી યાદ કરવું જોઈએ કોઈનો ભાવ બદલતો નથી એમ કરીશું ઠીક અહીંથી તમે ગઢડે જાઓ પછી એવો ભાવ નથી માલિકા હવે અને છતાં એનું ધ્યાન કરો તમે ગેલાના ખળખળિયાનું ધ્યાન કરો ને કલ્યાણ ધ્યાન શું એનું ભગવાન નાય છે સંતો નાય છે એને હું નિરખું છું અને અખંડ ગુંજાળું પ્રભુમય માલિકા ખંડન કરવા નથી આવા કારણ કે એ ખળખળિયા ને સંબંધ જેનો થયો એનો મહિમા થયા બોલીને નહીં બોલી એ તો અહિયાં આવે તો ભલે ગઢડે જાઉં પડતર જાઉં આવું પીડા એટલે ભાવ કયો બચ્યો ઘડી ફરવાની મજા આવે વાત ને આપડે ઉપડીએ સ્થાનક માં એ રામકૃષ્ણ ભગવાન ની મનુષ્ય રૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનક ને વિશે વૈકુંઠ ગોલોક શ્વેતદીપ બ્રહ્મપુર એ લોક ની ભાવના કરે છે જો હું નાનો હતો ને નાનો એટલે આવતો નહીં પગપાળા હલીને ગયેલો નાસિક માં પંચવટી માં ઠેકાણે ઠેકાણે ફર્યો થઈ ગયો પણ સ્મરણ એ નહીં થાય અહીંયા અહીં રામ બેઠા હતા સીતાજી ને હરણ અહીંયા આ પણ ભાવના બીજા ભાવની હોય ને એ ભાવે સંકલ્પ રહી એ અત્યારે આવડા બધા જાય એટલે આપણને ગયા તો ગયા ગમદુર થઈ ગયું હાલો જો વળી બીજી જગ્યા ત્યાં કામ પૂરું થઈ ગયું દાદરા પૂરી થઈ ગઈ દાદરા પૂરી થઈ જાય ફરવા જાય એમાં જે હવા ને ઠંડો પાણી મજાનું મળતું હોય આ સ્થાન બહુ પાડે જાત્રા પવિત્ર સ્થાન પવિત્ર સ્થાન એમ બાપુ એવું છે ને અંગુલ નથી લેતો કોઈનો હૃદય બદલાવવું પડે ભાઈ એના હૃદયમાં કરવા બેસો જો આ વચન છે ઉપરથી વાંચનારા ને દેખાય કે આ શિવ બ્રહ્માદિક ની નિંદા દેખાય નથી વસ્તુ સ્થિતિ સમજાવે શંકર જેનું ધ્યાન કરો મારા શંકર રામચંદ્રજી નું ધ્યાન એમ નો બોલે ભગવાન આપડે આ ટેવ પડી ગઈ દાદા ભગવાન હા કોક જગત ની એની છે એની દ્રષ્ટિમાં કાયમ તો ભક્ત ની ગણનામાં એનું પેલું નામ છે નામ યથા શંભુ જો ગીતામાં કહ્યું વૈષ્ણવો માત્ર એટલે ભક્તો માત્ર એમાં પહેલા નંબર ના ભક્ત હોય તો શંકર વૈષ્ણવ નામ યથા શંભુ ત્યારે જયારે ભક્ત થયા એટલે સેવક થયા સેવક નો ધર્મ શું સ્વામી ને ખપ માં આવે એ પોતે લેવાય જ નહીં કોઈ વપરાય નહીં તો સેવક સ્વામી ને પોતાના સ્વામી જે વાપરે કોઈ ચીજ જ ન વપરાય પેલા એવા ભક્તો ધોન વધાય વચના વર્ષ માં આવે આ વચના વર્ષ માં બધું છે શંકર એવા ભક્ત સુગંધી વાળું ફૂલ નથી ઈચ્છું એને કે મારા પ્રભુ ને ચડે છે મારે વપરાય ગયા કોઈ સુગંધ વાળું ફૂલ મહાદેવ ના પડે કારણ કે મારા પ્રભુ ના કામ માં આવે અને ભસ્મ માં શબ્દ શબ્દ સીતા સીતા ભસ્મ સાધુ બીજી રાગ છે એ મારા પ્રભુ ના વાસણ ઉટકવામાં કામ આવે કે મારે કેમ વપરાય પ્રભુ ના કામ માં આવતી છી એ મારે કેમ વપરાય છે એક એક આમ જોવા જનોય ઉપર નો પછી શું રાખું ઢોર કરે તમે વિચાર કરજો આ તમારે આવું કઈ થવું નથી આ શંકર ના વખાણ હું એના ભક્તપણા ના વખાણ છે એને ભગવાને ત્રિલોકી ના અધિષ્ઠાતા અધિષ્ઠાતા એટલે નિયમન વિભાગમાં એમાં વિષ્ણુ ને પોષણમાં બ્રહ્મા ને ઉત્પત્તિમાં પણ અદલ બનાવે ભગવાન ને ખપે એ મારે ન ખપે વિચારવા માંગે છોડવું નથી પણ વસ્તુમાં આસક્તિ તો મૂકવી પડે વસ્તુમાં આસક્તિ મૂકવી પડે જો આ આસક્તિ છે તો ભગવાન માત્ર નથી આ બધી ચર્ચા કરીને મને એમ થાય કે સાંભળનારા જ્યાંથી મને સાંભળનારા બધા હોતા કાંઈ કે બહુ જરૂર નું નહીં ને કોઈ જે માલ જરૂર નો નહી એ કોઈ દે કપડિયાની દુકાને જાવ તો એવા પાકા મહેનત કરે એમ અમારો ધંધો થયો હવે સમજો આવે તો હું કાકા તો પોળા કર્યા કરું એને લેવા હોય તો આજ ક્યાં તમને સાંભળવાનો નહીં પડે તમે તમારી મારા વખાણ ખાતર નહીં કહું માલ દુકાન માં ત્યાં અને તમે બધા લુગડું દેખો સ્વામી વધાર્યા જવાડો આપણું કલ્યાણ થાય મજા કરો મારા બાપો આ કોઈ સ્વામી કોણ કહેવાય એવું કોઈ ની સભામાં અર્થ કરે કોઈ સાધુ કોણ કહેવાય પેલા સંતો એ જ અર્થ કહેવા કરતા આપણા ના આપણા સાધુ કહેવાય વિભાગી કર નિષ્કુળાન સ્વામી નો ગ્રંથ વાંચો કે આ સાધુ આ નો કહેવાય ત્યારે હવે અમે હું કઈ અવગુણ નો લેવો સાધુ નો અવગુણ નો લઈ નાશ એટલે મારું મારે પડ મળી ગયું રમવાનું જેવું રમવું એવું રમ્યા કરીને હો પછી બાપુ બેઠા એના ગામમાં ખહતા જ નહીં સાધુ કોઈ અહીં ક્યાંક આવ્યા તો ગામે સારી જવું ડૂબી જાય અને આ લોકો તો જે સ્થિતિ પાંચ પચીસ તરફ મળે કે આને રાજી કરવાનો જ હતો આવડાને જે મહિમા હતો અને એમાં આને આવડાને મળી જતું ને એટલે જાતા હું તો કાયમ દેખા કરતો રાજકોટ આવું ને તો ફલાણા સાહેબ આવ્યા થોડું કામે ચાલી ગયા તો જવું ત્યારબાદ બહુ ભારે સત્સંગથી પાછા મૂળ કામ થાય હાવ ખોટા આ ગયા પછી જો દાતા હોય તો કોઈ પાછા હતા હોય કોઈ દાતા નહીં પણ આવું રાજ ગયા પછી ન થાય આ તો લીલા ના હરણ પછી જો જંગલ છોડી જ દે હે દાવાનો લઈ ગયો પછી ઉભા રહી પેલા શ્લોક આવડે પ્રગા હા નો બોલે કોઈ હવે નથી લેવું હાથ પડી ગયું ખપ ન હોય ને એટલે મને વ્યાજી થાય તમે નાના હતા ભણતા ક્યાંક દેખાય તો લઈ જ છે લખી લો લખી કંઠે કર્યા વિના છૂટજો નહીં ત્રણ હજાર શ્લોક કંઠે હતા હવે બધા વૈયા ગયા યાદ આવ્યું એટલું બોલ્યો ને એટલું ઘણું યાદી પાણી સુકાઈ ગયું પક્ષીઓ જાય ત્યાં અને ભિક્ષુકો ભિક્ષા મળી ગઈ બધાને ગળે રોકાય વિદ્યાર્થીઓ પૂરી વિદ્યા થઈ ગઈ પછી ગુરુ ને ઘેરે રે એમ બધા કેવળ સ્વાર્થી છે કોઈ રહેતું નથી કોઈ કરતું નથી કોઈ લેતું નથી જો વાંચીએ એવી મજા આવે આ ભાવ કેવી જાગે આ ભાવ જાગે તેથી તમારો તો જાગેલા છે બધા કેવા જોવાની મને ખુબ જ એમ થયા કરે કાયમ હો જો આવડા ધારે ને તો સંપ્રદાય ને ઊંચો લઈ લે બરાબર બરાબર સો પણ તારે તો કામ ખાવું મજા કરી આ સુખ સુખ ને સુખ આવે કથા વાર્તા નું સુખ આવે હો સુખ આવે ને બરાબર <laughs> બોલો પછી આ પૂરું થઈ જાય અને તે લોકને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિક ના પાર્ષદ જે હનુમાન ઉદ્વાદિક તેને વિશે કરે છે અને કોટી કોટી જોર મારી વાત કરી સ્વામી બધા ભાઈ ન મળે કોઈને અને કોટી કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકને વિશે રહી પુરુષોત્તમ નારાયણ દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિક વિશે કરે છે એવી રીતે સતશાસ્ત્ર થકી સમજણ નું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્ય રૂપ ભગવાન ની મૂર્તિ નું ધ્યાન કરે છે તેને ભગવાન ના અવતાર ની જે મૂર્તિઓ તથા તે વિના ના જે અન્ય આકાર તે બે ને વિશે સંપૂર્ણ થાય જ નહીં આનંદ અને હરખા કરી અને ભગવાન ના અવતાર ની જે મૂર્તિઓ છે તે તો દ્વિભુજ અને તેની વિશે ચાર ભુજ ની ભાવના અષ્ટભુજ ની ભાવના કઈ છે તે પણ ભગવાન ની મૂર્તિ ને તે વિના ના અન્ય આકાર તે બે માં જે અવેવી પુરુષ ને સંભાવ થાય છે તેની નિવૃત્તિ ને અર્થે કઈ છે એમાં શું ભાવ કીધો આપણે બોલ હા અહીંયા અત્યારે રામચંદ્રજી ભગવાન હતા એ માણસ માણસ કે છે પણ આમાં ફેર શું થાય એટલે કહ્યું કે આપડે ભૂલ તો તમને દેખાડે છે એ ચાર ભૂલ અષ્ટ ભૂલ સહસ્ર ભૂલ અને બે ભૂજ એવું હોય દેખાડવાની ખાતર દેખાય અને ચતુર્ભુજ દર્શન હું કામ દીધું

અને જેવી ભગવાન ની મૂર્તિ પોતાને મળી હોય એનું જ ધ્યાન કરવું નાના હતા ભણતા ને બહુ જંગલ બાવા થતા દીકરા જન્મ છે વિદ્યાના બંધ સિવાય દીકરા જન્મ હવે એ રામચંદ્રજી ને કે અને કૃષ્ણ ને દીકરા હતા નહોતા કેમાંથી જન્મ માનવી તો આ જ વિચાર કરે બીજો કરે નહીં એની પાસે વિચાર ક્યાં બીજો એની પાસે અવકાશ જ જ્યાં વિચાર કરવાનો પણ મનુષ્યની કલ્પના કરાય જ નહીં આમાં એટલા માટે નોખા પાડે છે ભાઈ માણસ નથી આ પોતાની કલ્પના કરે છે બધા અર્જુન રડી નાખતો બોલ્યો જો હે મહારાજ આ જોઈ શકતો નથી એ નહીં વરુણ તેને ચતુર્ભુજે ના સહસ્ર બાહુ મહારાજ આ હું દેખી શકીશ મારી શક્તિ મારી વાત હવે આ સામાન્ય માણસ ગીતા વાંચીને અર્થ કરવા બે તમને હસવું જ આવે છે આ ઉત્તમ કોટી ના ભાવો ક્યાંથી મારી વાત પછી તમે કહેવા આ ગીતા વાંચી છે આ ગીતા વાંચી એમાં ભાવ આવતો હશે કોઈ દિવસ ઉપનિષદોમાં ભાવ કાઢે બોલે ગુના નો ભાવ જાણે બધું અને જેવી ભગવાન ની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પોતે ભગવાન ના અવતાર થઈ ગયા તે મૂર્તિ નું ધ્યાન ન કરવું જયારે આ ધ્યાન ની શુદ્ધિ જયારે કરવી છે ત્યારે એક જ મૂર્તિ ને ઓની સાથે હરખી કરી ત્યાં જોડી કરી બધી મૂર્તિઓ ત્યાં જ જોડાય પણ બધે ઘડી કાન ઘડી કાન ઘડી કા કરો એટલે જ્ઞાન ની સ્થિતિ થાય અવતાર કહેવાય તો પણ ના પડે આમાં જ્ઞાન ન કરવું એટલે કરવું જ નહીં એમ નથી પણ સિદ્ધિ ન થાય મનની સ્થિરતા થવી જોઈએ ને આપણે આ વાંચનારા નિંદા કરે એટલે જે મૂર્તિ છે એનું ધ્યાન કરવું અવતાર ધ્યાન ન કરવું નિંદા કરવા જાય એ અમારી દ્રષ્ટિએ ન આવે <coughs> પુરુષોત્તમ નારાયણ ના બોલેલા શબ્દો ઈ માળા અહીં અત્યારે ખાઈ પી અને બધો સંદાસ કરી આવે એવડા એના અર્થ કરેલો આવડા બધા એને મહાપુરુષ માને તો ગારાની બોલ કપાસિયાની આંખી હવે એની બહાર માગે જે માતાજી મને દઈ દો અરે ભાઈ ગાળાની કોરી છે ને કપાસિયાની આ શું છે તો એની માને ઓલું માગે માલી પાસે અને પોતાને ભગવાન ની મૂર્તિ મળી હોય તેને વિશે રાખવી જેમ પાર્વતીજી પાર્વતીજીએ કહ્યું છે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહુ કુમારી એવી રીતે પ્રતિવ્રતા પણ કેક તે પણ ભગવાન નું રૂપ ને અન્વય જીવનું રૂપ અન્ય જીવનું રૂપ તે બેને વિશે અવિવેકી પુરુષ ને સંભાવ થાય છે તેનું નિવૃત્તિ ને અર્થ કહ્યું પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જે પૂરે પરોક્ષ હોતા થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે બે મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે માટે પ્રતિવતા જેવી તે કઈ છે પણ ભગવાન ની મૂર્તિઓ ની વિશે ભેદ નથી આવી રીતે સત્પુરુષ ની સમજણ છે માટે એને સતશાસ્ત્ર નું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું પોતાની મેળે વાંચે તો એનો થાય એવા પણ અસત પુરુષ થકી કોઈ દિવસ શ્રવણ કરવું નહીં ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું અગિયારમું વચનામૃતમ જે તે થયું મહારાજ